ગુલાબ એટલે ગુલાબ ચંપો એટલે ચંપો આ તો ચંપો ગુલાબ ડમરો હોય ને તંતુરો હોય એડજસ્ટ સમજાય પૂરું ગુજરાતી સમજાય છે પૂરેપૂરું સમજાય છે મેં ગઈકાલે એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે બહારના વાયરસ હોય અંદર અંદર ના જે ડિફેન્સ હોય એ બેના કોન્સ્ટન્ટ એ થયા કરતું હોય ડિફેન્સ મિકેનિઝમ આપણું પાવરફુલ હોય એટલે આપણે જીવી શકીએ છીએ જ્યાં ડિફેન્સ મિકેનિઝમ બહારના વાયરસને ના ડિફેન્ડ કરી શકે ત્યારે આપણને કોઈ સોલિડ રોગ લાગુ પડે આપણે મરી જઈએ એમાં જીવનું કે ચૈતન્ય સ્વરૂપ ક્યાં પાવર ધરાવે છે વસ્તુની અંદર શું રાવજીભાઈ પૂછે છે કે જે બહારના જીવાણુઓ બેક્ટેરિયા વાયરસ મય શરીરમાં જાય અને આપણા શરીરમાં જે ડિફેન્સ જે હોય છે ડિફેન્સ મિકેનિઝમ અંદર જે રેઝિસ્ટન્સ પાવર હોય એની સામે એ લોકોનું ચાલે યુદ્ધ ચાલે એમાં જો બહારના વાયરસ જીતી જાય તો માણસને મોટો રોગ થાય કાં તો મરણ થાય તો એમનો પ્રશ્ન એવો છે કે એ વખતે અંદર નું ચૈતન્ય છે તે શું કરે છે એનો પાવર શું મરવા દે મરતો હોય ને મરવા દે ચૈતન્ય જીવ તો અજીવા એ બરતન બરવા ચૈતન્ય શું લેવા દે ચૈતન્ય તો ઉપકાર કરે છે પ્રકાશ આપત બધાને કે હું તમને પ્રકાશ એકલો આપું તે પ્રકાશમાં તમને ઠીક લાગે એ કરો તમારી જવાબદારી એક વખત પણ બે વખત દર વખત પણ ને તારી ગજવું જોઈએ ગજવું જોઈએ એક માં કંટાળ્યો ના એટલે વખત બાપા બાપા બોલાય મહાપુરુષારી છોકરા વગેરે હોય નહીં છોડીઓ ના હોય એ મહાપુરુષારી બીજા નંબર પુરુષારી કોણ કેમ થોડી એકલી હોય છોકરા ના પાય બીજા ત્રીજા નંબર પુરુષારી કોણ એને એક જ છોકરો ભાઈ આવી રીતે નફરા ના હોય તો છો ઓછા છોકરીને પરણાવી દીધા તેનું બેન પૂછે છે કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ ને એટ એ ટાઈમ બે ભાવ હોય શકે એટ એ ટાઈમ બે ભાવ હોય શકે કેટલાક લોકો કે મારે તો અઢાર પર ઉતાર થયા એક અવતાર માં ભાવ ભાવ દાદા ભાવ એક એક ક્ષણે બે ભાવ હોય થાય ખરા કેવા કોઈ પણ ભાવ સારો ભાવ ખરાબ ભાવ કે ગમે તે એટ ટાઈમ બે ભાવ સાથે હોય આપડે જ્ઞાન હોય થાય અને જ્ઞાન ના હોય તો થાય ખરાબ વિચાર આવ્યો તેની સારો વિચાર લાવી શકે બંને એક સાથે પેરેલર ચાલતા હોય બંને એક સાથે ચાલી શકે એમ પૂછે છે ચાલે એમ નહીં એક એક જ સમયમાં બે વિચાર હોય શકે એમ પૂછ્યું તેમને જે ચાર્જિંગ થતું હોય છે એટલે ડિસ્ચાર્જ થતું હોય છે ત્યારે એક માણસ ક્યારેક સુખ ભોગવતો હોય છે એના પુણ્યનું એ કઈ રીતે દુઃખ પણ ભોગવતો જ હોય છે ત્યારે એક ચીજમાં સુખ હોય છે એક ચીજમાં એ જ અને બીજામાં સુખ પણ હોય છે એનું તો એ કઈ જાતની કર્મ ગણાય છે કઈ જાતનો કર્મનો હિસાબ હોય છે એમ પૂછે છે કે એક એક સમયે એ સુખ ભોગવતો હોય છે ત્યારે એ જ વસ્તુ માંથી પાછું દુઃખ પણ ભોગવતો હોય છે બીજી વસ્તુ પણ ચાલેલું નહીં એટલે સુખ અને દુઃખ એક માંથી કે બીજી કોઈ પણ વસ્તુ માંથી એટ એ ટાઈમ બંને ભોગવતો હોય છે તો એ કઈ જાતનું કર્મ નું ફળ ઉડા ઉતરાયેલું એવી વસ્તુ નહીં ને કે એક કોઈના છોકરા હોય એ છોકરી હોય તો નંબર ટુ અને છોકરો બધા બુદ્ધિ ના અડપલા કેવાય અડપલા બુદ્ધિ અડપલા કર્યા કર્યા બુદ્ધિ ને અડપલા નહીં અડપલા કર્યા કરે અડપલા કર્યા કરે એક છોકરો એક છોકરું ના હોય સૌથી વધારે પુણ્યશાળી બહુ પુણ્યશાળી કહેવાય પછી એક છોકરી છોકરીઓ ખાલી હોય એ વધારે અને એક પરિણામ દીધેલા છૂટા તો મૂર્ખો ના હોય તો જમીન ઘર ઘર જમીન કરે તો મૂર્ખો પાસે ઇન્વાઇટેડ મિઝરી દાદા ઇન્વાઇટેડ મિઝરી બધું બેઠા બેઠા આપ્યા કરીએ છૂટા હારું જે બને છૂટા આ ધંધા ઓછી વાર ગયેલી હોય તો હારી એક ઘર માં છોકરા નથી એક ઘર માં જંજાળ માંથી મને કેવી છૂટું કે આ જંજાળ માંથી આ જંજાળ માંથી કેવી રીતે છૂટું એમ મુર્ખા ખોરી કાઢે શોધખોળ કાઢે કશું છે કશું છે જ નહીં આમ એક ઝાડ ઉપર છ સાડા સૂર્ય સૂર્યોદય હાથમાં થાય ને તો બધા પેલા જાનવરો છે ને ઉડતા ઉડતા તે હાથવાની તૈયારી હોય બેસી જાય જાય બધા બેઠા હોય તેમ દેખીને તે બધા બેસી જાય પછી હવે બાર કલાક શું કરવાનું ત્યાં ભાઈ પાય ને એ કરે <laughs> છોકરા થાય ત્યાં એવું છે એક રાત નો વસવાટ છે એક રાત નો વસવાટ ભગવાન વગર ના લોકો કરેલી હું શોધખોળ કરીને ખસી ગયો બધું કે શું છે આ ખરેખર કશું જ નથી આ બધા ભેગા થયા સાહિત્ય ચલો એવિડન્સ ના આધારે ભેગા થયા પાછું છૂટા થઈ જાય મમતા કરવી એ ગુનો છે મમતા કરવી એ ગુનો છે સહયોગ ને કાકા કોઈ પેલા ઉડશે પછી આ તો નહીં આપણે વ્યવહાર તમારી <laughs> બીજું ત્યાં નેગઈ બગઈ જેવી વસ્તુ નથી બધા કર્મના ઉદયથી ભટકે છે તે કઈ એક ઝાડ બધા ભેગા થઈ જાય શાદી કરે નજીકમાં બેઠા હતા છૂટ્યો એને દસ કલાક કે આઠ કલાક બાર કલાક અને આપડે જુદા હાઠ ના સિત્તેર ના સરસ આપની શોધખોરો દાદા બહુ ઉપયોગી થઈ જાય છે આપની શોધખોરો અજોડ છે અને બહુ કામ માં આવી જાય છે દાદા આપની શોધખોરો બહુ બહુ દુનિયામાં કોઈ ચીજ એવી નથી જો હું ન ગયો હોઉં એટલે આકાશ આકાશ બધે જ શોધખોળ છેલ્લા તો કાયમ મૂકેલી છે બધી લોકોને હેલ્પિંગ થાય કાયમ માટે કેટલાય વર્ષ સુધી હેલ્પિંગ કશું રહે છે નહીં કશું સાધન જ નહીં હેલ્પિંગ કોઈ પુસ્તક એવું નથી હેલ્પિંગ હોય લોકોને આ તો ગુજરાતી ભાષામાં હેલ્પિંગ હૃદય સંસ્ત્રી ઉતરી જાય છે આ વાણી આમ બધી ઉતરી જ જાય છે અંદર ઉતરી જાય ચાર છે ને બધું શાના જેવું છે મામા અમે દુકાનો ને તે એક લોટીઓ વાળો રહે મોટો જબર શ્રીમંત માણસ જૈન શેઠ રહે તે શ્રીમંત માણસ તેઓને કાપડ દુકાનો તેઓને ફ્રેન્ડશીપ તે તાજિયા નીકળેલા તાજિયા નીકળેલા રોટી વાળા શેઠ ને કે છે ચાલો શેઠ ફરી આવીએ આપડે <laughs> એટલે જોણે કે શેઠ મોટો છે એટલે ફરવા જાય તાજિયામાં પણ પેલા શેઠ નો લોટિયા નો ઓળખવાનો હતો કોઈ આઈએ શેઠ આઈએ શેઠ સભ્યતાની ખાતે ના પાડે ખબર ને કોઈ પેલા એવું કઈ કહ્યું બોલ્યો શેઠ જોડી ગયા એટલે શેઠે હું જઉં તો પાંચ મિનિટ પાછા નીકળશે ને નીકળશે નહીં બેઠા આમ પેલા આવશે આવશે બોલ્યા ચાલો પાંચ મિનિટ થઈ જાય કે ચાલો આવે એટલે આ એવું બોલો આઈ ભજા ભાઈ આઈ ભજા આઈ ભજા ભાઈ આઈ ભજા આઈ ભજા કઈ ભજાયા છે ને આ બધું આઈ આ બધું આઈ ભજા છે શું આઈ ભજા એવું બોલે પછી શું કરે તમે એવું છે પેટા પછી કેવા જાય એટલે જો જો આઈ ભજેલો હોય ને તો બધું નીકળી ગયેલો સમજી ગયો કે આપડે પેલા ચેતના જેવા થઈ ગયા તરત નીકળી જવું પાંચ હજાર આપીને એ કઈ રસ્તે ભાઈ હજાર રૂપિયા હાલ આપડે એ બે બે મહિને આપતા પડી દઈએ બધા લો થઈ ગયા બધા છૂટા થઈ જવું હે જો છૂટો થઈ જઈને આવ્યો બધે ડાક્ટર કામ લાગશે કે વાતો બધી સમજદાર નડિયાદ ના છે છોડી તમને તમે ગામની છોડી નો પ્રેમ લાગે ખરો એમ શું કરો પ્રેમ પ્રેમ લાગે તમને ગામની છોડી હોય તો તમને પ્રેમ થઈ જાય એમ મમતા લાગે ના મને મમતા લાગે નહીં મને બોજો ગમે મૂર્તિ એટલે મમતા કરું કે બોજો ઉત્તમ થાય એટલે મમતા કરું નહીં હા તમારે તો આવી જમવું ખરો પણ તમે જોડે એમ કહો કે આટલા આટલી અમારા બધા વધારે આવી છે અમેરિકા તમે લઈ જાઓ બોજો નહીં ઘર જાઓ બોજો જમવું ખરો પણ લઈ જવાનું કશું અને જમવામાં એવું નહીં કે પારકાને ઘેર જમું છું મારી ઘેર પારકો હતો જ નથી હું જ્યાં જમું છું તો મારું હોય તેટલું જ જમું છું પારકો જમતો જ નથી જેટલું મારું હોય એટલું શું કહ્યું પારકો હોય ત્યારે વધારે ઘી ખાઈ લઉં લોકો પારકું જોઈને ખાય એટલે બધા ઘી ઠોકી જાય બ્રાહ્મણો બહુ ટેકનિકલ દાણે દાણા બધો હિસાબ છે બધો સમજવા જેવું છે આ દુનિયા નહીં નહીં હું તમને સમજાવું બહુ મોટું જ્ઞાન વાક્ય મને યાદ કરાવજો જ્ઞાન વાક્ય રીટાબેન પૂછે છે કે દાદા ભાદ્રના તો ભાદ્રના લોકો જોડે તમારું ઋણાનું બંધ ખરું કે નહીં ઋણાનું બંધ ખરું ને ખરું પણ હિસાબ બધો સંસારી હિસાબ બધો સંસારી પેલા નિંદા કરતા હતા કે બાજુ જોડે ભણતા તો ભગવાન સ્થિર થઈ બેઠા અને હવે નિંદા નહીં કરે એ જોડે આટલું બધું માણસ છે તો કઈ ને કઈ કરી નાખે તો આપડી શી દશા થાય ભગના મારે આવે એમ નિંદા કરે બંધ કરી દીધી ભડક ના મારા નમસ્કાર શું કરે ભાદરણ માં દાદા જન્મ જયંતિ બહુ જોરદાર ઉજવાય છે ભાદરણ માં પ્રસંગો બહુ દાદા ને મને પ્રશ્ન પૂછીને મારી પરીક્ષા કરતા હતા આ બાજુ જૈન વાડિયા બેઠા હતા તે દાડે તે કે છે દાદા ની શું પરીક્ષા કરો છો વાણિયા ભગવાન કોઈ દર કાચા ના હોય પરીક્ષા કરતા આવડે જ નહીં પરીક્ષા કરતા આ તો વાણિયા ભગવાન એટલે પેલા આપતા જ નહીં યાર અને અમારા જૈન વાણિયા ના જીવે છતાંય પાછું કઉ છું હું ભગવાન નથી ભાઈ <laughs> મારે ભગવાન તે કામ છે ભગવાન મેં પ્રગટ થયા તે દર્શન કરો ને બરાબર ને ભગવાન તેને શું કામ છે ભગવાન તો બધા પૂજાવાળી કામના હતી દેખાડ્યા હતા તેથી ભગવાન હું ભગવાન છે હું કઈ દેખાડ્યો નથી બા વાળી કામના શું કરું તમારા કલ્યાણ માટે મારો અવતાર શું કરું કલ્યાણ માટે અવતાર છે જગતના કલ્યાણ માટે એટલે આ દુનિયા અજાયબી છે ભાદરા પાટીદાર સમજી ગયા વાણિયા ભગવાન કહે એટલે આપણે ઉભા છે ચમની કરવાની અમારે ગયા પછી પાંચ સાત થવી છવ્વીસ તારીખ રહેવાના છે ફરજ નહીં ત્યાં બધા ભેગા તમે ભેગા રે રહેવાનું ભેગું ડોક્ટર પૂછે છે કે આપનું સંપૂર્ણ સ્વરૂપ ના દર્શન જન્મ જયંતિ ગુરુ પૂર્ણિમા અને દિવાળી ને દિવસે થાય ત્રણ દિવસ હોય છે તો કે એ દિવાળી નું શું મહત્વ છે આપના સંપૂર્ણ દર્શન માં દિવાળી નું શું મહત્વ છે દિવાળી મહત્વ નહીં અમતેદાર નક્કી કરીએ કે આજે બે પાંચેક હજાર માણસ દર્શન કરાવવાનું પાંચ હજાર માણસ ભેગો થઈ જાય ને મહત્વ બીજું કઈ આમ નક્કી કરીએ બરોબર ને રહીએ પછી અને આ ગુરુ પૂર્ણિમા ને થઈ થાય જન્મ જયંતિ પર વધારે થાય સારું જન્મ જયંતિ પર અઢી લાખ રૂપિયા ખર્ચ કરે રામમોહનજી આ રાઉન્ડ ટેબલ કોફનો કોન્ફરન્સ નું નથી આ એ બધો તો રહ્યા હોય ને સંગપતિ આયા કેમ બધું આમ કરવા જતા આમ નથી કરતા તેમ નથી કરતા બીજા સંગપતિ આવે બધા ગોદા મારતા છેટા હારા હે અમના ગામમાં જમીન આપી ચૌદ બે લાખ આપ્યા અમને બાર મહિના કપડા થાય આપ્યા આપતા પુત્ર ને કપડા બધા હું ક્યાં બહાતું <laughs> બધા જગ્યા જોઈએ ને જેમ ગાય ને બધા જગ્યા હોય ગાય ને બધા જગ્યા હોય બળદ બધા જગ્યા હોય જગ્યા તો જોઈએ ગાડી બધાની હું ક્યાં બધું મારે કોઈ પ્લોટ નહીં વોટ નહીં એટલે હું તો લોકોની ગાડીઓમાં મારી પાસે બધા પાછળ ફર્યા કરે છે મારી ગાડી મારી ગાડી મારી ગાડી એની ગાડી પવિત્ર થઈ જાય ને ગાડી પવિત્ર થઈ જાય પણ આ ડાક્ટર કે છે ના આપણે એવું કરો કે અમે સંઘ ને પૈસા આપીએ અને સંઘની ગાડી તમે બેસજો સાહેબ એમ કરું એટલે ડાક્ટરે દસ હજાર ડોલર આપ્યા આ ડાક્ટરે દસ હજાર એ ને આપ્યા અને સંઘ ગાડી લાવશે પેલી એર કન્ડિશન મારે પગાર એટલે સંઘ આપે હું ક્યાં બધું હા તે સંઘ મારી બુડી બધી આપવા પડે મારી બુડી જોઈએ ભાઈ છે ના જોઈએ ના એ મૂડી છે પણ હું તમને આમાં અપાઈ દેવડાવું હું ના લો કારણ કે આઠ યાતના કરવા માટે એવું નર્મદ નિયમ લીધેલો હાથ યાતના કરવા માટે નથી આપવા માટે છે એવો નિયમ કરેલો શું કરેલું યાતના માટે આપવા માટે માગ્યું નથી કોઈ મારા મારી થાપણ તમારે તો મૂકેલી હોય પચાસ હજાર તો પાછા માગવું એ મને હાથ નીચે રાખ્યા બરોબર લાગે તમે આપી જાવ ત્યારે લઉં કારણ હું પાઠામાં કહું કે તમારી પાસે ના હોય તમને દુઃખ થાય એટલે બરોબર મને એમ થાય કે સારું અત્યારે ના હોય ને દુઃખ થાય પાઠામાં બહુ મુશ્કેલ પડી જાય અને કોઈ યાચના કરવી પડી જ નહીં કોઈ દાડે અને પાસે રાખી દેવું પડ્યું નથી અમારે કે રસિક બધું હાથી લે બધું હા સાચી લે લઈ લે લે લે દાદા મૂડી હાચ્યા કરે રૂપિયા મહિને ભાડું રૂપિયા ભાટ પર છે જગ્યા તે પેલા બેંક ને આપેલી છે પચીસો ભાડું આવે મહિને અને બીજા ત્રણ હજાર રૂપિયા વ્યાજ ના આવે છે એટલે પંચાવનસો રૂપિયા ઉત્પન્ન છે પછી મારે એકલા શું કરું પછી બધા જોઈએ ના દાદા એ રસી કરે હું તો એટલા માંગુ અને તું મારા હાથમાં લેવા નહીં પડે તો નિર્મલ આવેલું મારા હાથમાં ચાલતો જ નહીં ને ચાર ઉપાધિ છે બધી પણ માગવું ના પડે એવું છે ને હા એવું જ છે ત્રણ હજાર ને અઢી હજાર સાડા પાંચ હજાર મહિને આવે નો ઇન્કમ ટેક્સ કારણ કે નામ હોય તારે ઇન્કમ ટેક્સ પેલો વ્યાજ વાળો દાદા ને તેમ કરી ચોરા વાર આપી જાય કારણ કે લફરું ના આવવા માટે મને ગમતું જ નહીં કોઈ લફરું અમારા ભાગીદાર અમારા ચોપડામાં ચાર હજાર મારા ખાતે જમે કરેલા કઈ થી આયા છે તે માથો ઉઠાયો હા ચાર હજાર મૂળ કમાણી નથી એની પર ત્રણ હજાર એને વેરો કાઢ્યો ત્રણ હજાર ટેક્સ ના તો પછી ઇન્કમ ટેક્સ નો જે એ તો વકીલ હોય ને આપડો હા વકીલ આપડા વકીલે શું કહ્યું કે સાહેબ આ તો દર્શન કરવા જેવા માણસ છે આ તો તે હું દર્શન કરાવીશ પણ આ તો વેરો તો કરવાનો હું દર્શન કરાવીશ વેરો તો કરવાનો એટલે બે પેલા ઇન્કમ અમારા વકીલે કહ્યું ભરી દે ને આમ થયું હાય હાય કરે છે નહીં લેવાના બધા બનતું જ નહીં ને જોડે કે છે ને કે હું તો દર્શન કરાવીશ તમના ઉદય ના અધીન એ વિચારો કરે છે એનો ગુનો એનો શું છે ગુનો જે ભોગવે એનો ભોગવે એનો હા તો હું ભોગવતા રહી બાર બાર આપી દે કે ભોગવે એનો ગુનો ભોગવે એનો ભગવાનની ભૂલ કહેનારો હું તો હું ભૂલી જતો તીકડે એટલે બધું આવું ચાલ્યા કરે પણ કઈ લફરું ના ગમે એટલે નિર્બંધ છે લફરું ના હોય એકલા હોય ને જોડે હોય એટલે કશું વાંધો ના એકલો એકલો પડી ગયો ઉભારી થઈ ગઈ કઈ આગળ થઈ રહી ટોરેન્ટો એરપોર્ટ પર આ ટોરેન્ટો એટલે બીજું બીજો દેશ ને હા ટોરેન્ટો નહીં દુર્ગન શું થયું હતું કોને આપડે મારી પેલી શેર કરી ને ખુરશી હા તે ખુરશી વાળા આમ રહી જવા દે એમને આમ રહી જવા <laughs> મેં કહ્યું

એટલે પેલું ખબર પેલા ગભરાય બિચારા રાહ મારા જે કઈ રાહ શું કે મને શું નિકાલ કરવો હું જોયા કરતો ગભરાયું બધું આ નિકાલ તો એમને કરવા છે મારે તો નિકાલ થયેલો જ છે ને

લોકો જોયા કરે ચાલો કોણ દુનિયાનો રાજા હું છે ને તો આટલી ભાઈ કોને છૂટી ગયેલો ભાઈ કોઈ મને જોઈ જશે એવું બધું કોઈ મને જોઈ જશે એટલે તને કોને શું શું જોવાનું તારી પાસે બે હાથ પગ વાળો તું છું ને છે શું જોવાનું ત્યાં આફ્રિકામાં ત્યાં સુઈ ગયા હતા ને ઝાડ નીચે હા ટાઈમ થયેલું હોય જેમ જે કેવું એ હતા હોય અલગ કે જયારે તું જોઉં છું ત્યારે હું જોઉં છું બોલ આવી જાય દિલ બદલી તમે જ્યારે બીમાર હતા પથારીમાં ત્યારે લાગવડ નહીં પડી ગમત બે કરી ગમત ની થિયરી જોઈએ ને નાગરબાગ રાખે નાગરબાગ એ તમારે જોવા જયારે થશે ને ધામ ત્યારે જોવા જઈશું તમે અને બધા બધી ઓપનિંગ તમારા થી કરાવડાવી તમારે ધ્યાન રાખવાનું કશું હોતું હા સુંદર મહિનો હવા પેલે ત્યાં રહેવાનું થાય ને એક જગ્યાએ રહેવાનું થાય ને આ રેવાનું થાય ગબર તારી હાલ થાય લાગતા એમ ત્યાં બીજા પાંચ પચીસ હજાર ઉમેર્યા છે પણ ગાડી સારી લાવશે બરાબર ને લાવશે એટલે દર તમે ખબર આપીએ કે મારે અમદાવાદ કાલે તો તાતા એને ઉમેરે શું કહ્યું હા દાદા બીજી ગાડીઓ બધાની હોય છે લોકોની પણ પેલું એ ના હોય નહીં મારે તો પેલા જરૂર પડી ત્યારે એર કન્ડિશન નાક નાકમાં પેલી ધૂળ ના જાય ને ના ધૂળ ના જાય આપડી બસ માં અત્યારે એવું કરી છે એર કન્ડિશન એટલા બસ જવા આવવા માટે પૂરા વાળી ગાડી થઈ ત્યારે શું ગાડીમાં સારું એ તો કરશે અહીંથી એક ભાઈ રસોડા વાળી ગાડી આપવા ત્યાં હતો મેં રહેવાનું જવાનું હોવાનું બધું અમારે હવે કરવું શું તમારું કલ્યાણ કરો શું કહ્યું મારું થઈ ગયેલું છે કલ્યાણ મારું થઈ ગયેલું કહ્યું મારી છોકરા તો બહુ હાથી તમે લોકોએ અને ગળી હાથે હતી બધી કેટલી હાથે હતી આપડે પુસ્તક માં ઘણું ખરું આવી ગયેલું છે હા ઘણું દાદા બધા અનુભવ લખ્યા જ છે બધા અનુભવ દાદા પણ દરેક વખતે દાદા સાંભળીએ ત્યારે નવું જ લાગે છે દરેક વખતે જયારે સાંભળીએ ત્યારે આમ પહેલી જ વાર સાંભળતા હોય એવું લાગે મૌલિકતા લાગે હા મૌલિકતા લાગે આપતો પુત્ર કેટલા જો કપડા મળી ગયો રહેવાનું મળી ગયું ખાવાનું મળી જમવાનું હોય આપડે આ બળદ નું બ્રહ્મચર્ય નથી બ્રહ્મચારી નું બ્રહ્મચર્ય કેવું બ્રહ્મચારી નું બ્રહ્મચર્ય હા ભરત નું બ્રહ્મચર્ય બધા સાધુ એ રાખે ભરત નું પણ ખાસી કરેલો બ્રહ્મચર્ય મન વચન કાયા હોવું છે મન વચન કાયા હા પ્યોર બોડી અત્યારે ઉકેલા જે ખાય એનું કારણ શું બધું આવી રીતે રાખવાનું પછી બધું તે એવું આવશે એ લોકોને તે જ ખરેખર આવશે મળે ઉકેલું દેખાય ભાઈ એવું છુલકાય ના થાય મારે ત્યાં મારે તો છુલકાય છે ને સ્થુલકાય <laughs> ના થાય પેલો ધમતેરી ને બળતી આમ શીખવડાવે શરીર ભૂલે ને પેલું તો કોઈ જાય ખાય ને પીએ ભૂઈ જાય ને ફૂલે ભૂલતા કોપ મળવો જોઈએ આમથી ફાલે આમથી ફાલે આમથી રમીલા જુઓ કે મસ્તીમાં આપની તબિયત જોઈને દાદા કોઈને એમ ના લાગે ના ખમીસ પહેરદાર આ ખમીસ પહેરદાર કોઈને ના લાગે છે ને દાદા અસર આવી ગયો ગઈ કાલે મેં આપનો ફેસ જોયો ને જયારે ત્યારે બહુ ખુશ થઈ ગયો અસલ એનું ડાયમેન્શન અસર આવી ગયું એટલે કપડા કાઢી નાખે તારે ખબર પડે સરસ છે એ તો કઈ કુદરત નો સારો છે મેં તો પેલા એમ જ ગાડી માં દુખાતી હતી ને પ્લેન માં તકલીફ થાય દાદા પ્લેન માં એરોપ્લેન માં પ્લેન માં તકલીફ થાય છે તબિયત માં એમ આપ ઇન્ડિયા થી મુસાફરી કરીને આવો ને પ્લેન માં ત્યારે કઈ અડચણ પડતી છે ના સાધારણ થાય બહુ ને એટલે લંડન ઉતરવાનું રાખ્યું છે બધે હોલ્ડ કરવાનું રાખ્યું છે એ સારું દાદા બાબુ સીધા આવતા હતા ત્યારે હોલ્ડ રાખ્યું આ પાંચમી કે પાંચમી થઈ દાદા વર્ષ છ મને જ્ઞાન ના છ વર્ષ થયા દાદા મને જ્ઞાન ના છ વર્ષ થયા અને આ આપની પાંચમી વિદેશ યાત્રા પાંચમો વિહાર છે પાંચમો દાદા પાંચ વર્ષના વિઝા પત્યા બીજા પાંચ વર્ષના એક્સટેન્શન આપશે દર વર્ષે આવવાનું બેન કહે છે કે દાદા પાંચ વર્ષ ના બીજું એક્સટેન્શન આપશો ને એમ તૈયાર છે જય સચિદાન પ્રેમથી આ ટકે છે ભાઈ મોડા પર લાગે નહીં ના બિલકુલ ના લાગે દાદા બહુ કાલે દાદા આપને જોઈને એટલો બધો ખુશ થઈ ગયેલો કે બધો તાક જ ઉતરી ગયો ફેસ પર એવી આમ ફર્સ્ટ ક્લાસ ચમક જોઈ એવી કઈ મસ્ત અવસ્થા અને દશા પૂર્ણ સર્વાંગ પૂર્ણ સ્વરૂપ દાદા પેલી અંજલિ શું કે છે મારી જોડે છે તારે શું જોઈએ છે કયું ભાઈ મારે કશું જોઈએ તું નહીં મારી પાસે સિત્તેર હજાર છે મારે તમને આપી દેવા છે મેં તું કાલે ફરી જવું તક નહીં ફરું કે ફરી જાય પછી મને એમ થાય કે દાદા એ લઈ જયારે આપણે રાખી લઈએ મારે જોઈતા નથી અરે એ જોઈએ તારે જોઈએ છીએ કેમ કે તમારા જે દર અસલ ખુમારી તમારા જેવું સ્ટીલ બધું તમારે જેવું જોઈએ તમારી ખુમારી છે કોઈ કોઈ કોઈ પૂછી દબાઈ જ નથી કે તમારા આગળ મિયાવ થઈ જશે કે બહુ આનંદમાં હતા દાદા હું ગયો હતો એ લોકોને મળવા હે એ લોકોને મળવા ગયો હતો અહીં આવતા પહેલા એને મળવા ગયો હતો કોને અંજલિ મહેતા સાહેબ બધાને ગયા તો મળવા ગયા હતા હા બધા જય હા મળી હતી દાદા છોડતી બધા ઇન્ડિયા રડતું હતું અમેરિકામાં દાદા ફરી આવશે મહેતા સાહેબ ઘણા ડોલર છે પણ ડોલર શું કરવા વાપરો કેટલાક પીઝો લઈને ખાય છે બધા જગત ને ખબર જ નથી કે આવું સાચું સુખ છે કોઈ જણાવ્યું જ નથી આનંદ ના હોય ને બહુ આનંદ ના હોય હા શાસ્ત્રકારો કહ્યું આખું જગત ઉઘાડી વાંખે ઊંઘે છે ઉઘાડી વાંખે ઊંઘે છે પોતે શું કરી રહ્યો છે એનો પોતાનો ખ્યાલ શેના આધારે કરી રહ્યો તે આધારે જાણતો નહીં આપણે પૂછીએ કોઈ કે તમે આધાર શું આમાં તમે કરો છો તમારો પોતાનો આધાર છે કે બીજા કોઈનો આધાર છે કે તો શું જવાબ આપે ભગવાને બનાવેલી વસ્તુને સિસ્ટમ સ્ટડી કરવો શું કે છે ભગવાને બનાવેલી ભગવાન ભગવાન બનાવ્યું તો સમજે છે બધા સાયન્ટિસ્ટો ભગવાન આવશે આપશે ભગવાન નું નામ દેતા હતા હવે એ લોકોને જડ્યું કે ભગવાન જેવી વસ્તુ નથી બનાવનારી ભગવાન જેવી વસ્તુ નથી બનાવનારી એ જડ્યું એમને તો હવે શું જવાબ આપે પૂછનાર કોઈ છે ને એટલે બધું આપણે ચાલે છે આધારે તમે બોલો રહ્યા છો તે કઈ આધાર બધા જાણે ને કોઈ ના આધાર ના જાણે દાદા શેના આધારે તમે ચાલો છો શેના આધારે નથી ચાલતો શું કારણ તમારે શેના આધારે ચશ્મા છે ત્રીસ ની ઉંમરે અને પચાસ ની ઉંમર કેમ નથી કયું રિલેટિવ છે ત્યાં આગળ આધાર જાણે ને શું આધાર છે શું કોઈ આધાર ઉપર ઉભું રહેલું છે જગત કોઈ આધાર ઉપર ઉભું રહ્યું છે ફોરેન વાળા ભગવાન આશ્રિત છે લોકો ભગવાન જ બનાયા છે ભગવાન આ બધા સુખ આપે છે ભગવાન કારણ કે માનતા નથી ને સુરેશ એટલે ભગવાન આશ્રિત કહેવાય આ જાનવરો ભગવાન આશ્રિત એક વખત હિન્દુસ્તાન લોકો એકલા નિરાશ્રિત મોત ના સાયન્ટિસ્ટ ડોક્ટર હું કરું છું એમ કે છે હું કરતા છું પૂર્વ ભાવ ના મારી વેરવી છે મારી સાસુ ભગવાન વચ્ચે રહ્યા ક્યાં પોતે કરતા છે ને આના ગયા આવતા નો બધો હિસાબ છે બધો એટલે નિરાશિત છે ભગવાનને સમજતા જ નથી પોતે કરતા થયેલ પછી કે છે શું છોકરા મને ભગવાન જ આપ્યા એટલે એમાં તું હતો છોકરા થયા બહુ ના હોય કેવી છોકરા થાય ગોળા શું બોલે છે એમ ભગવાન તને શું આલ્યું ભગવાને ગેરજ નથી ને એને તો ઘઉં ને ચોખા દેવું નથી ઘઉં ચોખા બોલો આવે શું થાય એટલે કે ભગવાન મને આલ્યું ભગવાન હતો બધા મુક્તિ છે બધું મુક્ત જીવ હોય એ કઈ પોઝિશનમાં છે માણસ ની કશાની શેની માણસ ને મુક્તિ મળી જાય પછી કયા સ્વરૂપમાં હોય માણસ મુક્ત થઈ જાય મુક્ત જીવ હોય એ કયા સ્વરૂપમાં હોય મુક્ત હોય તો જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી મુક્ત રહી શકે અને શરીર છૂટી જાય પછી મુક્તિ લોક છે કે સિદ્ધ લોક સિદ્ધ ક્ષેત્ર છે માણસ ની પરિસ્થિતિમાં પછી એ માણસ ની જ પરિસ્થિતિમાં પછી બોડી ના હોય ત્યાં વિનાશી ચીજ ના હોય એમ ભગવાન જેની પાસે કોઈ ચીજ વિનાશી ના હોય એમ ભગવાન ક્યાં આવે એ સિદ્ધ ક્ષેત્ર ક્યાં આવ્યું બે ક્ષેત્રો છે એક લોક છે લોક અને એક અલોક છે એટલે લોકાલોક કેવાય છે શું કેવાય છે લોકાલોક લોકાલોક એક લોક અને એક અલોક લોક કયા ભાગ ને કહ્યું because એટલા ભાગને લોક કહ્યું જો પ્રકાશ આકાશ એકલું જ છે એને અલોક કહ્યું એ લોક ને અલોક ની વચ્ચે ક્ષેત્ર ક્ષેત્ર છે ડેરા હોતામાં લોક અને અલોક બેની વચ્ચે ક્ષેત્ર ક્ષેત્ર છે ત્યાં અશુદ્ધ છે બધા અનંત અશુદ્ધ કોઈ છ ફૂટ ના હાઈટ ના છે કોઈ સો ફૂટ ના હાઈટ ના છે પણ ભગવાન એક ના એક જ છે જે દેહ ભગવાન થયા હોય તે દેહ ના આકારે હોય આ બધું મને હિસાબ જડે નથી આપણું આયુ સો વરનું અને કૃષ્ણ ભગવાન વખત પાંચ હજાર વર્ષ ઉપર એક હજાર વર્ષ નો આયુષ હતો કૃષ્ણ ભગવાન એ બધા હજાર હજાર વર્ષ ના હતા અને રામચંદ્રજી